વાડી કાકા એ વાડીલાલ કાકા કોણ મફત ગયો અલ્યા શું થયું આશ્રમના મંત્રીને સમજાઈ આવ્યો હા ભૈયા અલ્યા પેલી પિત્તલ એ લો કાકા આ આશ્રમના મંત્રી કબૂલ થયા છે હજાર તેના ત્યક્તા પતિતા શ્રમમાં ત્યક્તા તરુણીઓના ઉદ્ધાર અર્થે આપવાના અને પાંચસો તેને ખાનગી પેટે તેના પેટો ઉદ્ધાર અર્થે આપવાના એટલે તમારા લગ્ન કબૂલ મંજૂર બધી તૈયારી થઈ ગઈ છે વાહ દીકરા વાતે ખરી પણ આ બધું શું આવ્યો છે આ જુઓ કાકા <laughs> આ છે તમારા ધોળા વાળ ને કાળા કરવાનો કલપ અને આ છે તમારું દાંતનું ચોકઠું અને આ છે તમારી બાડી આંખ ને ઢાંકવાના કાળા રંગના ચશ્મા <laughs> દીકરા બપતિયા છે તો ભારે કરી પણ દીકરા તમને અરે બધું થશે આ મણિશંકર વૈદ્યની દમની દવાથી કામ ચલાવ દમ તો બેસી જશે પછી પણ નવી કાકી આવશે ને એટલે તમારો દમ સમૂહ તો નીકળી જશે શું સમજાય કાકા પણ પગ્યા વાળા અને સાજન ને સદગતનું શું કર્યું અરે જુઓ આપણી પેઢીના બધા ગુમાસ્તાઓ તથા શેઠ રણછોડભાઈ તથા પેલા રમણભાઈ તથા બચુભાઈ ઘડિયાળી એ બધાને કહેતો આવ્યો છું અને લગ્ન કરવા ધીરા ગોર ને પણ કહી આવ્યો છું અને જુઓ આ તમારા વાજાવાળા આવે એટલે હું ઇન્ડિયા વાળા અવિનાશ વ્યાસને તથા પેલા મુકુંદ મહેતાને કહી આવું એટલે એક બાજુ થશે તમારા લગન અને બીજી બાજુ થશે તેનો સંગીતનો જલસો અને વરઘોડામાં ગીતો ગાશે આશ્રમની વનિતાઓ પછી બાકી શું રહ્યું એ આજુઓ તમારા વાજા વાગવા માંડ્યા મફતભાઈ કાકાને કાઢવાને કેટલી વાર છે અરે ભાઈ તૈયારી છે કાકાને નવડાવવા જ લીધા છે સાધન ભરાયું છે કાકા તમારે માટે ઘોડો પણ આવી ગયો છે <laughs> મારે ઘોડે નથી ચડવું તારે ક્યાં ઘટાડે ચડવું છે ના ભાઈ ના ઘોડો જઈને તો મને દમ ચડે છે હું તે લારીએ ચાલવું કે ઘોડાની લગામ પકડું હું તો ચાલીને પડવા ગઈ અરે અશ્યભાઈ જેવી તમારી મરજી એ ભાઈ વાજા વાળો ચાલવા માંડો અને જે ત્યાં તારી મસાલા ભરરાજાના મોડા આગળ રાખે ને બૈરાના ગીતો છે ને હા પેલા શું બહુ બહુ મારા મન વર્ષે બાળી પૈણો કે ઘડપણમાં મારી ચાકરી કરશે અને જન્મનું ગ્રામીણ અને રાતે બાયરી છે તે મારા સંસ્થાથી દૂર રાખે છે અને આમ કહ્યું હતું કે મને પૈસા માટે હું તમને પરણી છું તમારા જેવા બુદ્ધાઓ જે કુમળી કળીઓના ભો બતાવે છે તેમને પાસ સગાવવા અને એવા વૃદ્ધોને વરાવેલી વનિતાઓને સીધો રાહ દેખાડવા અને આપણે છે કે તમારે નથી લગ્ન મારે નથી મશ્કરી રાખતા સમાજની નજરે અને સેનાધારીની રીતે તું મારી તાબેદાર તું મારી પત્ની છે મને એ કબૂલ નથી સદીઓથી તમે પૂછો એ એ સ્ત્રીઓને બંધનમાં બાંધે છે એના શરીર પર ગુલામી થતી એના હૃદય પર માલિકી સ્થાપી એના પગને કલ્લાથી જકડ્યા એના હાથને ચૂડીથી બાંધ્યા એના ચહેરાને દાંત ગુમકાથી ઢાંક્યા હવે અમે એ બધા બંધનો ખસી લેવા માંગીએ છીએ લોકસભામાં આવા લગ્ન વિરોધક બિલ લાવવા પડે છે આ બધું તું મારા કાકરી અરે વો ખપ્પર ચોગણી આ બધો ઢેર સજતો રહેવા દે તું કરવા મારા ધોળામાં ધૂળ નાખે છે મારી આબરૂનો ખ્યાલ કર પીવડા ગધેડે ચડે છે અને ચડાવે છે તો બોલો તમારે આબરૂભેર જીવવું છે હા તમારે બાળકો જોઈએ છે હા બાપા હા તમારા ગટપણમાં ચાકરી કરે તથા ઘરની વ્યવસ્થા રાખે તેવી સ્ત્રી જોઈએ છે હા ભાઈ સાહેબ તો એ બધું બનશે તમારી પત્ની થઈને નહીં પણ તમારી પુત્રી થઈને તારું નકો જાય તારું બોલો કબૂલ છે કે મારે મન ફાવે તેમ વર્તવું જગતની દ્રષ્ટિએ ભલે હું તમારી પત્ની દેખાઉં પણ આપણા વ્યવહારમાં તો હું તમારી પુત્રી ને તમો મારા પિતા તારી અરે પણ દુનિયા કેમ માને દુનિયા ભલે માને યા દુનિયા ભલે ન માને તમારા પૈસા થી હું બાળકોની શિક્ષણ સંસ્થાઓ કાઢી તમારે બાળકો જોઈએ છે ને તો એક નહીં પણ અનેક અનાથ બાળકોની માતા બની તમારા ગઢપણમાં તમારી ચાકરી કરીશ પણ તમારી પુત્રી બનીને બોલો છે કબૂલ તો કરો પ્રતિજ્ઞા કબૂલ છે ભાઈ કબૂલ છે ભીડ પગે તો કરતા ઘરને ખૂણે કરેલો ગળદો શું ખોટો તો બોલો કબૂલ કરવું પડશે મારી પણ વાધા રહેવું પડશે ભાઈ બાવન વર્ષે બાયડી મળી પણ વાધા રહેવું પડશે ભાઈ વાધા રહેવું પડશે